ભર બહુ કાળજી રાખે છે દાદા ભગવાન જય જયકાર ઓમ જય જયકાર હો સદા ભગવાન કરશું જય જયકાર હો સદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના જય જયકાર સરસ્વતી દેવીજી મેં કહું વીણા તો ક્યાં છે તારી <laughs> વગાડતા આવડે જ નહીં થોડી થોડી આવડે છે ત્યાં વીણા તો મને નહીં કેથરીન વર્ગમાં ક્યાંથી લાવશો ગુટાર બી એ તો છે કામમાં છે પ્રગટ પ્રભુ સ્વાગત કરું છું जगतमणमा हरिद्ररुचो संदेश एक सन्देश एकसमयमा जमा के जा टेलिवीजने જ્ઞાની પુરુષ જ જીવ માત્રના અને સમસ્ત મનુષ્ય જાતિના પરમ પિતા હોય શકે અને વાત્સલ્યની મૂર્તિ માતા હોઈ શકે જ્ઞાની પુરુષ અને આ જ બધાને આના જ બીજ બધામાં બોવે બધામાં જ બીજ બોવે એટલે આપણે આમ જોઈ લખી લે પછી અશુવાસી હસ્તાના આવે તો હશે પછી હે ખીલે ખીલે આપણે કેટલા નસીબદાર છીએ આ એક જ આપતા પુત્રમાં વડીલ બધાના વડીલો બધા કાળજી છે બધી કાજે વડીલ સાથે સાથે સાથે ફરે છે પણ એટલું સારું છે કે આ ઉંમરે પણ કરી શકે સરસ બધે જ નહીં તો આ ટ્રાવેલ ને આ બધું એમને કરવું કે બધે કેટલા વર્ષ થયા હાઈટ થયા <laughs> બસ છેક નહીં આપનો મારો ભાઈબંધ નીલો તું ખબર નથી રાખતી એની હા ખબર રાખવી જોઈએ ને તારે અહીંયા આવતા અહીંયા આવતા એક પદ પછી આપણે ચલાવીએ સત્સંગ કઈ છે આજે સમજ છે પાનું નંબર બસો એકવીસ હાય પ્રભુ પરમેશ્વર સચિન ખસી ખસી આમ બોલ્યો આ છે ને અહીંયા આમ લઈ બલિહારી રે સંતો ભીતરનો પંખો વિજે ભીતરના ભડકામાં મંતરનો પંખો વિજે બહારના તડકામાં તમાચાની અગનજી કે બા જી કે મુઆ જેને કહે તો અજરા અમરતા પે મુઆ જેને કહે તો અજરા અમરતા પે ગાડ્યું જે મને આપી રેશમની વિચારો જગને આપી આગમની આપ્યું આગમની આપ્યું ઘટ चैतन्य દાદા માટે આપણે આ નથી દાદા માટે આપણે આપણે છીએ અને રતિ એટલે એમની જે આત્મ રમણતા પરમાત્મા સ્વરૂપે એ આપણી રમણતા અને ફાઇલે આટું ઉતાર્યા કરે એવું ના કરે ફાઇલ પેલી તો એક તમને સમજ પડે કે આપણે અંદર આપણી જ ઉતારવાની છે આ તો એ તો ચાલુ જ છે બધી ચાલુ જ છે આરતી બોલો ઘટની વાત્યુને ચેતનનો દીવો ઘટની વાત્યુને ચેતનનો देवो नारुर्यासरूपे आत्मनसो गन्धबाणि देवो नारुर्यासरूपे आत्मनसो गन्धबाणि दुशङ्कारि सतजोगप्रमाणि दुशङ्कराय सत प्रमाणि सन्तो परमात्मानि सन्तो पर જય સચિદાન બહુ વખતે ગયો આપત આ સર શરૂઆતનો પદ અમારા શીખભાઈ તો બહુ લલકારતા હતા ચૌદ લોક ના બ્રહ્માંડ ના બધું બહુ બોલતા હતા કઈક હા બોલાયું તો એ કરી દે તો હે આમ ભાદર ને પછી કાઠિયાવાડી રાખ કાઢે સોનું ગજબ નું હતું બહુ ચાલશે એવું ડોક્ટર ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર ડોક્ટર છે આ તો એટલા નાના થઈ ગયા છે ઘૂસી ગયા જાણે કે પોતાને ઘૂસી નાખ્યા આ દાદા શું કરતા આપત બોલે ને તારે જેવું એક એક શબ્દ છે આ બિલ્ડિંગ થયું છે તે પ્રમાણે તમારા દર્શનમાં એ પ્રમાણે આવવું ઘટે એવું કે છે બેનને ફેરાઈ દે સરસ્વતી બેનને આવ્યા હતા એક બરોબર જોજે પણ એ પ્રમાણે હા હા આ ખોટી પણ જોજે <laughs> એ જોવું છે આ પર તને ફાવશે કાઠિયાવાડી રાગમાં ગાતો એવું ફાવશે તને શું ઉડતી નહીં ચાલે birding go this my most favourite birding go मजा it Bye. બધા મહાત્મા તરફથી તેને પેડ ગુરુ પૂર્ણિમામાં એક પેલા જે સ્લાઇડ શો કર્યો તો છે આમ તારી પાસે છે યુ કેન શો ઇન ગુરુ પૂર્ણિમા ત્યારે પાકો કરી લાવશું કરી લે તાજા this is very good generation દાદા પહેલા અમે લોકો જ્યારે જ્ઞાન લીધું ને પછી આજ બધા પહેલા સાંભળેલા શરૂઆતમાં જ ચાલતા બધા આ બધા શરૂઆતના પદો અને કવિરાજના જે અનુગુણ ખીલેલા ને બરોબરના એ કઈ ગજબના પેલા એકસો આઠ આવ્યા છે ને મુક્તિ સુખ એકના એક એક પદ બધા છે દશા કેવી હશે કવિરાજની તે ખીલ્યું હોય તો ભણાઈ જાય છે કુદરતી બક્ષિસ તો છે જ એમની પાસે પણ વણાય કેવું કંઈ મોટા સાક્ષર નથી કશું નથી શબ્દો ખોરવા જતા નથી પણ આવી કેવું ફસલાસ આવી જાય છે ના એવું છે ચાલો આ લઈએ આપણે હમણાં રવા વ્યવહારમાં મારી વ્યવહાર પાકને સુધારજો પાછા હા ભાઈ સાહેબ હમણાં છૂટી પડી ગઈ છે છોડી દઉં છું બે પાક ખરી ને બે આજ્ઞા છે બીજ એક આજ્ઞા મારા વચ્ચે તમારે મારી સંભાળવાની ઉપર મહાત્મા આવી મજા કરીએ આપણે મધુસૂદન ભાઈ શું કરીએ કોઈ પણ વસ્તુમાં બે તો હોય જ ને હમ અહીંયા આજ્ઞાની કિંમત આવે મજા નહીં મજા નહીં વ્યવહાર નિશ્ચય વગરનો કેવો છે અને નિશ્ચય વ્યવહાર વગરનો કેવો છે કોંદડો નિશ્ચય વ્યવહાર વગરનો છે ખરી વાત છે એટલે અમે મહાત્માને કહીએ હરીશભાઈ તમે આ તમારી એક બહુ સુંદર બહુ પ્રયાસ કર્યો ઘણો મહેનત કરી છે પણ અમે કહીએ શું કે જો તમારે આપણે જગત કલ્યાણ તો ભાવના છે ફક્ત પરંતુ દાદાનું આ વિજ્ઞાન જગત ભાષામાં જાય એવું એક વસ્તુ તો છે ને હકીકત છે કે નહીં એટલે આપણે શું સમજીએ છીએ કે દાદાની આપતા માણીને આવ્યું વર્ડ બસ એમ જ હવે ટ્રાય કર્યો છે આપણે અનુવાદ કરવાનો શું બે શબ્દો છે એક ટ્રાન્સલિટરેશન કે છે એટલે શબ્દે શબ્દ તે જ પ્રમાણે ટ્રાન્સલેશન થાય અને ટ્રાન્સલેશન કે છે એટલે એનો ઇમ્પોર્ટ આવે આખો સમજાયું કે નહીં એટલે જેની જે ભાષા ને એની જ ભાષા સમજણ પણ એવી રીતે પણ ઇમ્પોર્ટ જઈ શકે છે એમ કહેવાનો મતલબ છે સમજ્યા કે નહીં આવું છે પરંતુ આપણે તો બધા મજા કરીએ માણીએ બસ દાદા આજ્ઞા આવું બધું એટલે થોડુંક એ કરવું પડે થોડું એમાં ખ્યાલ આવે દાદા ભગવાન કહે કે હું એકલો જ છું અને આ છે એવું એમને બધાના હાથમાં મૂક્યું છે પરંતુ જયારે આવશે તારીખ જ આવશે બહાર આપતો પુત્ર સાહેબ શું લાગે છે આપને બરાબર પછી બધાને કોઈને ના લાગે સમજો કે આપતો પુત્રોમાંથી કોઈ આ ચાલુ થયું તો પણ કોઈને એવું નહીં લાગે જોજો લાગશે સાહેબ કોઈ ના લાગે ચાલુ રહે એમ કે છે એટલે ખોટું નથી દાદા કે છે કે આપ્યું છે અજ્ઞાન આખું જગત આપી જ રહ્યું છે હવે કોઈ માગવા જતું નથી ઠોપ ઠોપ કર્યા જ કરે છે બધા ઉપર અજ્ઞાન જ છે ચારે બાજુ બીજું શું છે તો જ્ઞાન પણ આપી શકાય એવી ચીજ છે એટલે આ આમાં લેવાનું પછી એમાં બધા મને આમ કંઈક તો શકું છું એ તકલીફ કરી નાખે છે આમાં તકલીફ આ કરે છે સત્સંગ કરો સમજણ સમજણના નિમિત્ત બનો બધી વાત છે સમજણ આપવાની ચીજ નથી નિમિત્ત ભાવ જ પોતે સમજણ આપવાની એની મેં કામ કરવું પડશે જ્યાં સુધી શ્વાસ ચાલશે એ કામ કર્યા જ કરવાનો છે ખ્યાલ આવ્યો એટલે આમ તો જોઈ મને બહુ જ ગમ્યું ટ્રાન્સલેશન લગભગ જોઈ નાખી દો પણ બાકી છે એટલે મને તો તરત જ લાગ્યું કે આ ઇમિડિયેટલી પ્રિન્ટમાં ચાલ્યું જવું જોઈએ પરંતુ છેલ્લા દસ પાના જોયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે એકદમ કે આમાં થોડુંક અમુક કરવા જેવું છે એ હું તમને સૂચન કરીશ તો તમે મારી જોડે બેજો અહીંયા લઈ ત્યાં આગળ જરા કે અડધો કલાક બેજો યોગેશ તમે પણ તમે એક્ટિવ નથી બધાનો હુકમ બહુ કરો છો હરીશભાઈ ભાગ નથી લેતા અંદર તમે હુકમ કરનાર હું હુકમ કરું એટલે અત્યારે તો જ્યોતિબેન છે એકલા છે જ્યોતિબેન છે લાલાભાઈ લાલાભાઈ તો એ ક્યાં છે ના લાલાભાઈનું રિપ્રેઝન્ટેશન છે આખું એટલે ત્યાં આગળ મને લઈજો આપણે ત્રણ બેસીશું વસંતભાઈ તમને હું કહું છું હું વાત કરજો આપતા પુત્ર આપનામાંથી આવજો બધા હા જસ્ટ ઇન્ડિકેશન આપીશ તમને વાંધો નહીં આવે આમ એક નિશ્ચય પાકું થઈ ગયો ના ચાલે સાહેબ ના ચાલે હે ચાલે કે ચાલો આ કોનું છે સુરેશભાઈ સાહેબ કઈ ગયા સુરેશભાઈ હા દીધા તમે અચ્છા ચાલો ભોગવે તેની ભૂલ જય સચ્ચિદાનંદ સત્યાવીસ જુલાઈ ભોગવટો એટલે દુઃખને જ બનાય છે પણ આ વાક્યમાં સુખનો ભોગવટો પણ છે એવો તમે પ્રશ્ન કર્યો છે એટલે ભોગવટો શબ્દ શું ભોગવે તેની ભૂલ આ ભોગવે તેની ભૂલ ફક્ત ત્રણ જ શબ્દો છે એમાં આખા વર્ણના બધા સ્ક્રિપ્ચર્સ અને શાસ્ત્રો છે ને બધું જ અંદર આવી જાય છે જો આટલી જ વાત કોઈને જચી ગઈ તો જચી ગઈ તો કારણ કે આખા વર્લ્ડનો બિઝનેસ શું છે કોઈ પણ મનુષ્ય ગમે ત્યાં હશે એક જ બિઝનેસ છે શું એટલે દાદાનું એક સુંદર વિધાન છે આમ જનરલ બહાર નથી આવ્યું પણ કહેવાય ગયેલું છે નીકળી ગયેલું કે માણસોનો માણસોની ટેવો શું છે કે સંપત્તિ જોવી અને વિપત્તિ જોવી શું બધા સમજી જશે હા માણસ આવી છે સ્વભાવથી બોલ્યો છે આપણને ત્રીજું દેખાતું જ નથી ખરું બીજું નથી દેખાતું કોઈને હા એક સામાન્ય ભાવ નીકળી ગયેલી વાત કારણ કે બધા સામાન્ય અનુભવ બધાના જોયા કરે શું ગમે તે રાગ ઢાંકવા છે પણ વસ્તુ આમ બને છૂટછાણી છે પણ વસ્તુ ત્યાં ચાલ્યા જ કરે એટલે આ ભોગવત એની ભૂલ જે અદભુત એમને આખો કુદરતને ઉગાડી કરી નાખી કુદરતના કાયદાને ઉઘાડા કરી નાખ્યા એક આ ત્રણ શબ્દો છે કુદરતના કાયદા બધા ઘણા છે માણસના અંદર જેટલો બધો મસાલો પડે છે બધા કાયદામાં જ જાય છે પણ બેઝિક્સ છે બધા બેઝિક કાયદાઓ એમાં સાહેબ એટલે જ પૂછે છે કે આ દુઃખને સાથે આમ પડે બધા જ કે ભોગવટ હોય દુઃખ આવ્યું તો જ કે છે અને કેટલું દુખાયો કેટલું આને કેટલો ભોગવે જો ને બિચારો આમ બધું કરીએ છીએ પણ સુખ ભોગવટો છીએ સમજાયું નહીં કોઈને સુખ એટલે આ ભોગવટો શબ્દ બહુ મગજમાં જાવો છે શું તમારા મગનભાઈ સાહેબ હતા તે કઈ સાલમાં દાદા હતા રેડવુડ ફોરેસ્ટમાં ગયેલા તે સિકોયા મોટું મોટું જંગલમાં સાઉથ સેન ફ્રાન્સિસ્કો ના ગયા ને મગનભાઈ મગનભાઈ કુદરતી દાદા એકદમ મગનભાઈ આ શું છે આટલું મોટું દેખાય ને હું હું કહ્યું હતું દાદા કે જબરજસ્ત ઝાડુ રહ્યું હતું હું ત્યાં છે બહુ મોટો છે આ કઈ દીધું દાદા હે એટલે આજે તો આજના છોકરાઓ જરાક સમજાય ને પકડી લે છે એમને તરત જ ખ્યાલ આવી જાય છે તરત જ ખબર પડે છે એમને એટલે અમે સમજ શિખરની આપણી યાત્રા હતી ત્યારે સમજ શિખરથી નીકળીને રુજુવાલિકા આવવાનું થતું હતું બધા પોતપોતાની ગાડીઓમાં આવતા હતા તમને પણ પેલી એક મોટી બાદમાં લીધું હતું તો મારી જોડે આ મંદર આવે ને પારસ હતો જોડે પારસ બે ઉજાડો હતા રસીભાઈ તો એ ગાડીમાં બીજા બધા પાછળ આ જ કરતા હતા પછી અમે ત્યાંથી નીકળ્યા બધા નીકળતા નીકળતા આવે તો જોઈએ તો ઝાડ પાના પેલા પશુ બધા દેખાય પારસ કહું પારસ આ બધું બહાર તો જોવું છે ને તું બધું ઘાસ હા શું દેખાય તને તો કે આ વેજીટેબલ ટ્રીઝ ક્રીચર કેટલ પણ એકચ્યુઅલી તને શું દેખાય તને તને એવું નથી લાગતું કે આપણે સફરિંગ છે સફરિંગ હા ઇન્ડિવિજ્યુઅલ કેસ બરોબર બરોબર કેસ સફરિંગ સફરિંગ જ છે બધું સફરિંગ છે આટલું જ અમે કહ્યું હતું તો એને કોણ જાણે અંદર વિચાર વિચાર તો ખબર નહીં હજી હશે તે પણ પછી રજૂવારી આવીને બધું આપણે સત્સંગ થયો પછી ત્યાંથી આપણે સ્ટેશને ગયા તે સ્ટેશન ગયા તો આગળ થાકી ગયો ને ત્યાં સમજ શેખરની બાજુ થાકી ગયા તે ભાઈ સાંજે પહોંચ્યા આપણે બધા ટ્રેનમાં તો એ તો સીધા હોઈ જ ગયા અને બધાને તો પ્રસાદ બધો વીસ પૈસા હમણાં ચાલુ થવા મળ્યો શું પ્રસાદ હા પ્રસાદ નહીં પછી કોઈ કે આથી શું કે છે એ તો સુઈ ગયો ઉપર જઈને પાટિયા પર જે સૂત્યો એ આખી રાત બીજો હવાર ઉઠ્યા નહીં સાહેબ આખો દાડો લંચ ગઈ બહાર બધું ગયું તો રાતે પણ પછી કશું હોય એમને સૂતા જ રહ્યા બીજે દિવસ સવારે થયું ને એમના બાય એમને ઝંડો બારસ ઊંઘ ઉઠ્યા વિષય રાસ્તો આવી ગયો બધો ઉઠ્યા તો કે શું પારસ નતું સારું શું થયું હતું તો કે પારસનો પારસનું સફરિંગ જોયું સફર કરતો જોયો મેં આવું બોલ્યો તો તેનો આ વિચાર વિચાર તે જાણે એનું સફન જોયું મેં છોકરાઓ એટલે આજના છોકરાઓને જરાક આપણે એનું એ કરી ઇન્કલિંગ આપીએ છીએ ને પકડી જાય છે લોકો જોજો આરામ છે આ બધા કેવું જુઓ અત્યારથી છે ને એટલે દાદાએ તો યથાર્થ કહ્યું જ છે કે આપણે બધા મા બાપો તો ખરા ખરા પણ છોકરા બધા બહુ મજાના આવ્યા છે કે છે હેલ્ધી માઇન્ડ વાળા છે એમ કે છે કેવા હેલ્ધી માઇન્ડ પેલી જૂના જમાનાની ચિકાસો રહી નથી કોઈને આવે શું કે છે જૂના જમાની મારા બાપ દાદાનો દાદાનો કુવો ને એમ પડવાનું મારતો એવું રહેવું નથી આવે જતરું હા કે હા કે ખેંચો એને કોઈને છોકરાઓ નથી રહ્યું બા અને આજે બધા છોકરાઓ છે બધા ધીમે ધીમે બધું ફેર એટલે દાદા આપણે ભારતનું જે ચેન્જ મારે છે અહીંયા આગળ મારે છે આપણા પુત્રો તો યુવાનોને એટલી બધી શિબિરો કરી છે એમને ચાલે જ છે ચાલે છે મહિનામાં બે વખત વર્ષમાં બે વખત નહીં સાહેબ વર્ષમાં બે વખત તો થાય છે અને મોટા જોડે શિબિરો કરે છે બધી કન્ટિન્યુઅસ ચાલે જ છે આ બહુ આજે દરેકને બહુ લાભ કરે છે બધાને એટલે ભોગવે તેની ભૂલ એ સુખ ને દુઃખ એ માણસને વેદના આપ્યા વગર રહે જ નહીં પણ સુખની વેદના એ મીઠી લાગે છે એટલો જ ફર પડી ગયો અને દુઃખની વેદના કડવી લાગે છે બસ મીઠી ને કડવી કડવી દવા કોઈને ગમતી નથી અને કંઈક મીઠી દવા હોય તો લઈ લે બેસી દવા મીઠામાં ઘણી જાતની મીઠાઓને પ્રકારો કરી નાખ્યા પાછા એ ભૂગોટો છે એમ તો તમે શું પૂછો છો સાહેબ એ જ છે એટલે બે ભૂગોટો જ છે ભૂગોટો વેદના અને એ વેદનીય કર્મ છે શું કહ્યું અને વેદનીય કર્મ મનુષ્યમાં પૂરેપૂરું ખીરી ઉઠે પૂરેપૂરું ખીરી ઉઠે પરંતુ કેવળ જ્ઞાન થયા પછી પણ તીર્થંકર ભગવાનનો દેહ હોય છે તે દેહને તો હોય છે એનું કર્મ એનો કર્મનો અનુભવ પરંતુ એનું વેદન નથી હોતું એ કેવળ સ્વરૂપ થઈ જાય છે કેવળ સ્વરૂપ અને આપણે આજ્ઞાધર્મમાં છીએ અને પુરુષાર્થમાં છીએ એટલા માટે આપણને આપણી વેદનાની હાજરીમાં સુખ હોય કે દુઃખ સુખ મીઠું નહીં લાગે દુઃખ કડવું નહીં લાગે વેદની જ દેખાશે આપણે સમજાશે એટલે આપણે એને વેદી શકીએ નહીં એવું આપણને સમજાતું જશે શું શું જશે શું કહ્યું એવું આપણને સમજાતું હવે તમારે હુરતી પાસે બોલવાની આપ તો બધું એવા શીખી ગયા છે સુરત ને બોલાવે શર્મા સ્વયં ધામમાં રહી રહીને દાદાજી સુખ અને દુઃખ એ બોડી હોય અને કસાયો એ અંતસ્કરણ ના લેવલ શું સુખ અને દુઃખ બોડી ના લેવલે હોય અને કસાયો અંતસ્કરણ ના લેવલે હોય એવું છે કસાય વસ્તુ જુદી છે આખી એટલે મહાત્માઓ માટે આમ તો સામાન્ય લૌકિક ધર્મમાં જૈન દર્શન છે એમાં કશાયો કે છે જુદી રીત છે અને ભગવાનની ભાષામાં કશાયો કે છે જુદી રીત છે એટલે દાદાના ભાષા એ ભગવાનની ભાષા છે અને એમને આને ડિસ્ચાર્જ કસાઈને કસાય કહેવાતા નથી પણ મહાત્માઓને મજા પડી ગઈ છે નથી કહેવાતા બહુ સારું થઈ ગયું કસાય પણ હકીકતમાં એ કસાય છે એટલું સમજવું જ પડશે દરેકે પોતપોતે પોત પોતાના આગળના જડાઈ ગયેલા કસાયોમાંથી નીકળવાનો રસ્તો બાકી રહ્યો છે હું કહ્યું જડાઈ ગયેલા બધી રીતે ચારે ચાર પરંતુ આજે પચીસ પ્રકારના ચાર્જમો પચીસ પ્રકારના ડિસ્ચાર્જમો એ ખતમ થઈ ગયા એ કહેવાનો મતલબ એ છે દાદાનો કે આપણને ક્ષાયકતા પ્રાપ્ત થઈ એટલે કે દર્શનમો ખલાસ થતાની સાથે ક્ષય થઈ જાય એની સાથે જ આ થાય છે અને ક્ષય થઈ ગયા પછી ક્ષાયક રહેવા ક્ષાયક ક્ષાયક ક્ષાયક એટલે સતત કન્ટિન્યુટી રહેનારો તાંતો તાંતો શબ્દ કર્મમાં વપરાય છે પરંતુ આ મોક્ષમાં પણ અહીંયા આગળ પ્રજ્ઞાશક્તિ બીજે જ દિવસે પ્રાઉડ થાય છે આત્માની અને પ્રજ્ઞા સ્વરૂપે કામ કરે છે જ્ઞાયક સ્વભાવથી કરે છે અને એ પ્રતિતિ સ્વરૂપે સતત રહ્યા કરે છે સતત સતત તાંતો છે એ પ્રતિથી પછી આપણે લક્ષ પાકું કરાવતું જતું જાય છે અને જેમ જેમ લક્ષ પ્રાપ્તું થાય છે થાય આપણને તેમ તેમ આપણે જ્ઞાનમાં આપણે સમજમાં પાકા થતા જરૂર છે છીએ સમજે જ્ઞાનમાં આ પ્રોસેસથી તૈયાર થયા ને એમાં બધું હાથે હાથે રહ્યા જ કરે જોડે જોડે જો જોવા જોવાનું બધું જોડે રહે એટલા એટલા ભાગમાં હા પણ એ તો બહુ મોટી યાત્રા છે એ ક્રમ યાત્રા છે આખી ક્રમ આખી એટલે આપણે આ મન વચન કાયા ડિસ્ચાર્જ ભાગ આખો રહ્યો તે જેવા ભાગે અને જેવી રીતે એ આટા પડ્યા હતા એવા જે આટા એ સ્વરૂપે આટા નીકળે બીજું એના ઓપોઝિટથી જ નીકળે બીજો કોઈ રસ્તો નહીં એટલા માટે અહીંયા પ્રજ્ઞા લેવલે આપણને આપણું રિલેટિવ્સ આપણા અંદરના રિલેટિવ સાથે આપણે રિયલી ડીલિંગ કરી શકીએ છીએ અહીંયા આગળ રિયલ ભાષા શબ્દનો પ્રયોગ થયો આવો રિયલ ભાષાનો રિયલ ભાષાનો પ્રયોગ અહીંયા આપણે મૂકીએ છીએ આ એક પ્રયોગ છે બીજું શું રિલેટિવની સામે રિયલનો પ્રયોગ એ અંતરમાં શાખો અને ડિસ્ચાર્જ કશાયો બધા અંતઃકરણ લેવલે લાગુ પડે છે સાહેબ પરંતુ આ નો કર્મ એવું જ વસ્તુ છે કે જમીનમાં જુદા જુદા પ્રકારની જમીન હોય જુદા જુદા પ્રકાર પ્રમાણે બધું ઉગે બધું એવું એના જેવું છે આમાં પણ આ જમીન એવી છે અને પૂદલ માટી કે છે શું કહ્યું હા માટી શબ્દ કોઈ સમજ્યું નથી પણ પૂદગલ શબ્દ મુખ્ય છે એનો ટેકનિકલી એટલે એમાં આ નવ પ્રકારનો બધા વનસ્પતિઓ ઉગે છે એક એક પ્રકારની વનસ્પતિ પાછા સબ પ્રકારો બધા ઘણા હોય એ નવ કયા અને એમાં ત્રણ મુખ્ય વેદ મુખ્યમાં મુખ્ય વેદ મુખ્યમાં મુખ્ય ટેપરૂટ ટેપરૂટ આખું મોટું મોટા મોટું ખ્યાલ આવે ને પરંતુ આપણું ટેપરૂટ ઉડી ગયું અજ્ઞાનનું એવા એટલા માટે દાદા એ કહ્યું કે અબ્રહ્મચર્ય શું છે એ તમે એમ માનો કે આપણે પામી ગયા નહીં ના હવે એ અબ્રહ્મચર્ય એનું અજ્ઞાન આપણી પાસે હજુ પ્રવૃત્તિ રહેલું હોય છે બધામાં બરાબર આપણને સ્વરૂપનું અજ્ઞાન હતું એ તો જ્ઞાની પુરુષે કાઢી આપ્યું એટલી સત્તા ખરી પણ અહીંયા આગળ તમારું બ્રહ્મચર્ય વિશેનું તમારું અજ્ઞાન તમારે જાતે જ કાઢવું પડે આવે એટલે તમારે મથામણ કરવી પડે અંદર મથામણ અને એ અત્યંત આ બાબતની તીવ્ર વિચારણા એ કરીને જ ધીમે ધીમે ધીમે ધીમે એમાં નીકળી શકો તમે એમ ના નીકળાય કારણ કે તમે બધા જણાઈ ગયેલા પુષ્કર એ રીતે નીકળવું પડશે એટલે અપ્રહ્મચર્યના અજ્ઞાન વિશે એ વિચારનો વિષય છે આ સ્વરૂપ પામ્યા પછી પણ પણ આ વાત બહુ ઝેરી છે દાદાએ સમજાય તો છે આમ તો બધું ઘણું નીકળી ગયું પાર વગરનું આપતા પુત્રોએ બહુ માથાકૂટો કરી છે શું ઘણી આ અક્રમ વિજ્ઞાન બે ધારી તળવા જેવું છે સાહેબ જો રિયલ સાઈડ વ્યવસ્થિત વાપરતા ના આવડી તો બહુ જોખમ કરી બહુ નુકસાન કરી દેશે માણસ પોતે પોતાને સમજ્યું એટલે રિલેટિવના કોન્ટેક્ટમાં જે હોવું ઘટશે તમારે રિયલ મળી ગયું છે એના આધાર નીકળી જશું પણ એમ જ માનો આના નીકળી જશે એક બાજુ નહીં પડી જવાય નહીં કોઈને નહીં પડાય દરેકને પોતપોતાની મન વચન કાયા છે એમાંથી મથવું જ પડશે અને એને સ્વાધ્યાય સ્વાધ્યાય કયો આખો શું કહ્યું સ્વાધ્યાય સ્વ એટલે આપણું પોતાનું સ્વરૂપ અને કોઈ પણ બધો જ ગમે તેવો વ્યવહાર આવે હું શુદ્ધાત્મા છું બાકી રહ્યું શું તું પછી બાકી બધા જ સંયોગો રહ્યા અને વ્યવહાર જ રહ્યો કશું જ કશું હું શુદ્ધાત્મા બધું બધું વ્યવહાર પછી એમાં કયું બાકી રહે બધું જ આવી જાય ને એટલે ટૂંકામાં બધું દાદાએ કેટલું બધું ટૂંકા ગંભીરમાં ગંભીર વાતો ટૂંકામાં મૂકી છે હાય શબ્દ મૂકીને અને આ રીતે શું પછી આપણને હિસાબ આ બધું કહીએ ખરા પણ એ બધું વિસ્તારથી સમજવા માટે બધું વિસ્તારથી સમજવા માટે એટલે આપણે જ આપણાથી આપણો ભરેલો માલ આપણે સમજી જ દેવો પડશે છૂટકો જ નથી અને સમજાઈ જાય તો જ આપણી દુકાન ખાલી થાય એવી છે સમજાયું ને હું દુકાનદાર છું મારી દુકાન છે મારે ખાલી કરવી છે આગળનો ધંધો કરવો નથી મારે પરંતુ મારે મારો માલ તો સમજવો પડશે ને મારે હા પણ આ માણસનું આપણું બધું દુકાનો એવી છે બધી બહુ છે બહુ સમજવું પડે બહુ ચેતવું પડે બહુ છે ઘણી રીતે સમજ અને એમાં આ જીબડીને ખાસ સમજવી પડે હા કે જીબડી બોલાય તો એવું એને એનું અપમાન તો ના કરાય આપણાથી તો બહુ તારે લૂલી ગઈએ તો એ સારું ના લાગે એને પણ કે છે કઈ વાંધો નહીં લીલી તું ચલાવી લઈશ તમે જાણો છો કે મારા બાળકા બાળકા નથી એટલે હરભરાટ કર્યા કરું છું એટલે એ તો તમે લૂલી કહેવાય કહેવાય પણ એને કોઈ અલાઉડ નથી તો એ કે મારી જાય છે અંદરથી દાદા એટલે તૂટી ગઈ કોઈ ડોક્ટર એટલે ખોરી કાઢે મેડિસિન મળી હવે બધા મગજ હટા કરો છો ને એટલે આપણા અક્રમ વિજ્ઞાનમાં આ વાણી ઉપર બહુ વિશેષ ભાગ મૂક્યો છે એક શબ્દ મોઢામાંથી નીકળે ને એ જવાબદારી છે તમારી તમને પોસાય તો નહીં કરવા દો તમે જેટલું કરો પોસાવું જોઈશે તમને પણ આપણે ખબર નથી પડતી કે આ મને પોસાયું છે કે મારા હિતનું છે કે નથી સમજાયું ને અક્રમ વિજ્ઞાનમાં આ બધી વાતો ઝીણી દેખાય છે સાદી લાગે છે પણ મુખ્ય બધી આ છે દરેકને માટે દરેકને પોતપોતાનો રસ્તો દરેકનું મન વચન કયા જે આજ્ઞા મળી છે એનો રસ્તો એનો છે આપણે રસ્તામાં જતા બધા હાથે રહીએ એનો એવું નહીં કે આમ કરો સમજાયું પણ આબુ સમજવા જેવું છે અને છતાં બધા રહે એક જ સ્વભાવ વાળા છે ને દ્રષ્ટિ બધાની એક જ છે ને ભલે પૂતગળ જુદા રહ્યા બધાના આ વાત છે મોટી કિંમત એટલે સત્સંગની કિંમત છે આ બધી સત્સંગની કિંમત ના હોય તો આપણે સ્વાધ્યાય કવિરાજના પદો કીર્તન નડિયામાં પડ્યું છે આજે રિસર્ચ સેન્ટરમાં એને પ્રયોગ સ્વરૂપે લીધું છે એ તો આપણો સમય બધા બહુ ઓછો પડે એવો છે બાકી એમાં તો દાદાનું જ્ઞાન વિજ્ઞાન સિદ્ધાંત બધું જ આવી ગયું છે વ્યવહાર સાથેના પણ એને ઉકેલવા પડે ઉકેલીને પછી બધા એને બધા એને ફાવે નહીં ને પછી બધા એના વાજા હરખા ના હોય પાછા કોઈનું ઝાડું વાગે કોઈનું પાતળું વાગે કોઈનું ઢોલ ઢોલ ધમ ધમ ધમ કરે હે અમને કહેતા હતા તમારી પીપુડીઓ ના ચાલે દાદા કહેતા હતા કોઈ બહાર બેસવા ને વાતો ચાલતી બચી જાય એ જ ખબર થાય સમજાવવા જઈએ પીપુડી કેમ ચાલે તો અને નટુ કાકા હતા એને કહેતા અમનું રામધોલ મોટું એટલે આપણે લગ્નમાં મોટા બેન્ડ આવતા એ મોટા બે ફૂટ ત્રણ ફૂટ આ મીટર ધમ ધમ ધમ ધમ ધમ આવું જાત જાતનું છે આ તો બધું અને દાદા એ પદ પડ્યો રામ કેવું જ આવે તમને હમ કઈ યાદ શું એને એટલે આખું વર્ણન થયું છે એટલે આ જ આપણું મન વચન કયા જ બ્રહ્માંડ અને પેલું મેક્રો બ્રહ્માંડ શું કહ્યું ને પેલું મેક્રો મિની ઉપરથી મેક્રો સમજાઈ જાય પણ મેક્રો સમજવામાં જતા ગોથા ખાઈ ગયા બધું આખું આજનું વિજ્ઞાન ગોથા ખાઈ ગયેલું છે જુઓ ને હજુ બહાર નીકળે પાછું મેક્રો લ્યા શું પહોંચ્યું કેમનું પહોંચી વળવાનો તું મિની છું પાછું મેક્રો પહોંચવા જવું છે હા તીર્થંકર ભગવાન તો આખા આખા મેક્રો આખા બંધારા થઈ ગયા એકદમ ભાઈ એ તો બોલે છે છે આપણું અક્રમ વિજ્ઞાન આપણને આપણા વ્યવહારે વ્યવહારે આપણમાં આ કારણની સમજણ બધી ભેગી કરે છે કેવળ જ્ઞાન સ્વરૂપની કેવળ જ્ઞાન કારણ કે કેવળ દર્શન પ્રાપ્ત છે આપણને કેવળ દર્શન સ્વરૂપે રહેતું નથી પણ એ ધીમે ધીમે વિકાસ તો પામે જ ને સંભાવ નિકાલ થયા ના થાય એમાં કેવળતા આવતી જ જાય દ્રષ્ટિમાં આપણને એ દ્રષ્ટિ પછી બીજું નહીં સમાય ધીમે ધીમે જોજો જેમ જેમ આપણે જ આપણને સમજાતા જઈશું તેમ તેમ થાય હું કહ્યું આપણે જ આપણને સમજાતા જઈએ તેમ તેમ આપણું જોવાનું ચોખ્ખું થતું જ જતું જાય કારણ કે આપણે આપણે સમજાયા એટલે આપણો મેલ આપણાથી ધોવાયો શું કહ્યું આપણો મેલ કયા કયા સાબુથી તો કે રિયલ સાબુથી રિલેટિવ સાબુ ના ચાલે આમાં એ ક્રિયા ના ચાલે એ ક્રિયા જ ગરબડ કરે છે શું ક્રિયા એનું મેલ છોડ્યા કરે નહીં કોઈને એટલે કે આ રિયલ આપણું શું એટલે આપણે આ બે જ વિજ્ઞાન જ્ઞાન વાક્યો જેવું પૂતગલનો ગુણ છે એની સામે આપણો ગુણ છે આપણો સમજાયું ને એટલે નવરા બેઠા અને માથા ઉપર પડી જવું થોડું જે ટાઈમ મળે હોય તે નવરાશમાં પણ એની પાછળ પાછળ પડ્યા કરું એવું નથી હોતું આ વસ્તુ એવું છે અસ્તુ વરવું ફરવું રસ્તું રમતા રહેવું બસ બધું એટલે હવે જોયું એટલે મેં કરવું પડે આ વ્યવહાર પેલા ઉડવાને કેટલી પાંખો કઈ બોલો ને બોલ ને પણ વ્યવહારી રૂપ કહંસાને ઉડવા નિશ્ચય ઉડવા આંખો છે કૃતજ્ઞ દાદાજી આપે કીધું હસતા ફરતા રહેવાનું હસતા ફરતા તો રહેતા જ હતા એ મોડેથી નહીં હસવાનું ચિત્ત ચિત્ત શુદ્ધ ચિત્ત જેમ ચિત્તની શુદ્ધિ થાય પછી તમે ઓછું ના ફ્રી થઈ જશે બધા ટેન્શન બધું નીકળી જશે અંદર મુક્ત પડે ચાલશે મુક્ત પડે દાદા ભગવાનના સહજાનંદ સ્વામી આપણે સ્વામિનારાયણમાં યોગી બાપા હતા યોગી બાપા એને બહુ વખાણ કરતા હતા કે આમનું આ બધા સંતો છે આમનું ભાષ્ય મુક્ત એ ખડખડા યોગીજી યોગીજી શાસ્ત્રીજી મહારાજ તો બહુ સિદ્ધાંત હતા બાપા કા વિજય વિજય હા તમે વિજય કયા Vijay you Vijaya where is a last you just are right Vijay all right but uh, you are right you have written your Akram Vignan gives excuse that I am not the doer it is happening is it not so no it is not one-sided It has the other side. It is it has the support of the Vyavhar. Vyavhar is support of the realization, realize the state of us that by real viewpoint I am pure soul and by, by relative viewpoint I am Vijay. These two together. And with this being two together, what do? whatever Vijay is and however is and whichever way is and wherever is, at any point of time, any time, Vijay is Vijay and I am I. And I changeless, perpetual, not subject to any change or anything. Just I am not passive, but I am active by my own attributes of to know and see, to know is understood as knowledge. You understand? So that knowing power, as it becomes sharper and sharper, that just as intellectual power becomes sharp, sharp intellect, like this is that. You see, the knowledge, knowledge, knowledge. <laughs> so that is how it is. You are nowhere seer, and Vijay is Subject all activities. But Vijay cannot do her own activities on, on your own. Vijay, all these activities, if you were, it were, they were to be your own, then it is your will and you can choice and you can do anything. You won't allow to do what you would like at all. But that is not the case. Whole of the world. Right? So there has to be somebody responsible for this Vijay's whole mind working, intellectual working, Vijay's ego, Vijay's consciousness, etc. And as well as all five senses, all included. You see, there has to be. So, world is ignorant about this. That is the puzzle. Do you follow? And that is how the master Dada Bhagwan uttered simple words that the world is the puzzle itself. God has not created this world at all. Hmm? But he has not said like this, lopsided. At the same time, he has said, and the world is always with the Creator. Both ways he says. So that you have to explain. <laughs> You have to explain which one creator and which way creator. You see, unless Vijay is creator for one herself, to be as Vijay now, how can you be here? So you were created in a very subtle form that is called causal form. For Vijay today as you are to be here as effect of that causal form, as a gross birth with all interior subtle machinery. You follow? This is how it is. is there is no question of escapism. On the contrary, it is all inclusivism. All inclusivism. It's my word. <laughs> huh? It is it does not exclude anybody's viewpoint. Everybody is included. Center has all the viewpoints included in the center. All the 360 degrees. And each and every degree has got infinite numbers, sub-viewpoints. That is why we always we have been telling that we have got only singular Agnya, unilateral Agnya to understand Vijay with mind, Vijay intellect, everything inside, as well as five senses and all, and all world also, correspondingly. Hmm? I have got unilateral, one, only one point, one agnya. What agnya? By relative point, I am vigilant. What agnya? By relative viewpoint. I am vigilant. Do you follow? By, it's unilateral agnya. In unilaterality, we should not result plurally. Remember? Understand or no? But everybody is uh, habituated to live plurally. What can you do? You have to come out of it. Or no? Yes. Sir? Yes, sir. Have, haven't you to come out of plurality? God is singular, unilateral. Vijay? Body knew Saraswati ignorant. Body are not uh, mere guru but, uh, but in the same sense, all Vyavahar is unilateral. But this is the crux of the whole understanding of this Akram Vijnana. Then Vijay, as a relative name bearer, will understand Vijay so well that Vijay in Saraswati, Vijay will, she will feel herself as me. And sometimes it says, Hey Saraswati, how come I'm you? You say, she will get confused. <laughs> then in, in that case you have to say, how, how come that? Uh, because you, you are me. <laughs> you understand? How can we be each other different? When all relative is unilateral, Dr. Dinesh, radiologist, huh? in your radiology everything has to come out unilateral. How can Bharati be Bharati unless you are Bharati? Hey, hey don't laugh at me. Person by telling me he's, la- he's laughing at me. what a statement. What statement? How can Bharti be Bharti without you This all of us have to experience that. You can't help you. You can't help yourself. Sir. You will have to experience. Where will you go? You Aptaputra? hey, Aptaputra. we are no exception. Huh? We are no exception. You have to understand your own wife, though you are celibate. <laughs> you told me what Shivji's is. Yeah, but you, Dadaji, you told me that when you were operated. And you told me that this is coming for the first time. You have to un- recognize and understand the she within you, he. Once in <laughs> Ahmedabad, that industrialized uh, uh, Uttam Mehta, brilliant engineer, <laughs> and Sometimes I was at his house. Uttama somehow how feel that our, our verily our own life is our life. I just don't know how it goes, it uh, stays in my mind. what do you say, sir? Your very life is your wife? But then I further explained. But after that only I came to understand my Mandarbai as my wife, relatively. <laughs> Till then, it was difficult to understand. And I could appreciate also. Unless you understand, how do you appreciate? Yes. That's true. Simple. You are celibate, you have to understand yourself. <laughs> People say that you don't have any files. so Attaputra is No, no, sir, lot of files inside. <laughs> Everyone. Uh, <laughs> you understand? It's science. Science is never ever a fiction, mind you. Science is an all-time fact. Do you follow? And present day sciences also make us believe them to be as fact, though they are not. To an extent they are, but not all, everywhere, no. Because had they had been developed materially within the bounds of a human being, they would have been called sciences, right sciences, relatively also, sir. This is I understand. I think Einstein did understood this at the fag end of his life, at last. And those who are real scientists by heart, to understand nature and laws of nature and matter and the mysteries of matter, etc., whatever. Hmm? Mysteries of a human body. Hmm? Beyond the science of medicine. And all the doctors in America, so many are spiritual today. They are writing books and books and books and books. Are we not seeing them? So many MDs and all that people. But two classes. Two classes. Those purely on the medicine side, they won't accept anything. And those who are on medical side and good surgeons, at the same time they will say, we have to do this surgery, neurosurgery. But if you want to call your bishop or anything, that is bit right? Yeah. So they believe this fear aspect. Yes. Yeah. They do believe. Yes. In all faculties of life, it is like that. In all faculties, you follow. Hmm. What you have studied? What you have studied? English major. English? Major. Major. Very good. Very good. I would like you to participate in our effort for this science for this US public to go into English. There are English publications also in which would you like to take part? Gradually, you make a start. You are in, ક્યાં છે ક્યાં સાહેબ બેન ક્યાં રહે છે એટલે નોક્સવિલમાં રહે છે કે ઓકરીજમાં Knoxville both of you Yes, both. Hmm. You take permission from your bosses. I think they won't deny. Will they deny? <laughs> These matters, they themselves require science. <laughs> Where the question of denying. Hmm. Huh? If anybody requires to understand for oneself, <coughs> this is where the importance of a human being is. Importance of a human being. You see? Hmm. In present day sense, the way our society tries to uplift the women folk, but that is in their interest. It is not the correct way. It is not the correct way. Women folk, is they, already they have got inequality, everything. But that is the culture, what you see. That is the culture. And it, it has spread all over the world. Hmm? So this Kaliyug cancer spread is very vast. So medicine does not cure they can't find anything. But there they say malignant. I'm Among nothing. <laughs> Dearest, eh? Dr. Vital, <laughs> cancer, Kalyu cancer. Dadaji, can we rewind a little bit? What? Life is very, our very life is my life. I like to understand that a little more. that is what Lord Mahadev Ji said, Kailaspati. But I know Mahadevji right here. Kailaspati told Parvati <laughs> yeah. Uh, Mahadev you believe right that you are Parvati, but you don't know that I am you. That's what he <laughs> The Parvati person, and she, she um, experienced also. <laughs> she did experience. you know? I don't get it yet. પરમ પિતા વાત્સલ્ય માતા પિતાનું સત અને માતાનું વાત્સલ્ય એક જ જગ્યાએ મળે મહાદેવજી જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ મહાદેવજી નું સ્વરૂપ છે મહાદેવજી the way we worship it's a just an indication that this is how we have to worship our Brahman or Atman that's it but For the common folk, it has to be put like that, otherwise they'll be fearless. They'll be fearless. In spite of Mahadeji being in such a dreadful state, also they don't fear. They don't fear him. If Mahadeji were to come here with a fully hooded cobra, who would go near? And he says, Come, come, I'm, I'm pleased with you. Come, have darshan. Who will go near? <laughs> Dadaji, what is so dreadful about Shiva or Mahadev? What is so dreadful about Mahadev? There is nothing dreadful about Mahadev, but people's dread is perceived there. And dread does not touch Mahadev, not, no, no, no power it records. You understand? So something has to be put like that for God. Otherwise, these human beings, if something पूरा ले लेंगे वो तो अपनी मर्जी से चलेंगे There's all of the world, God fearing, they are appreciated. God fearing at least. One has to be. One has to fear God. Fear is God. One has to fear fearless God. Is it not so, sir? Yes. Eh? Yes. Well, wife is fearless or fearful. wife is fearless, but we have to be careful. we have to be careful. Beware. we have to be fearful. આ તો ગમત કરીએ છીએ મારી બે પાંખો આવી ગઈ શું કોનું છે આ રાજેશ સગવી ક્યાં છે કોનું છે ઓ તમારું ઓકે ધ્યાનનું મહત્વ કેટલું ધ્યાનનું મહત્વ ખૂબ જ છે જીવનમાં પરંતુ ધ્યાન અને ધ્યાનનું વિજ્ઞાન એનું સાયન્સ જો સમજણ પડે તો વધારે સુંદર સારી રીતે કામ કરે અને એ science in the absence of the understanding of the science about meditation whatever meditation that is going on in the world, everywhere, all in every all, in every corner. that is a temporary medicinal help for mental agitations, intellectual storms. In, storms can never be in intellect, no? Huh? Hmm? They call it brainstorm? What? I just don't know. Brainstorm can be there. but they are not storms like this outside. More powerful. Brainstorms are powerful, doctor. Yeah, powerful. Vithal. Brainstorms are more powerful. Powerful, very powerful. <laughs> so meditation, it is important. Huh? But if one, one wants to understand meditation as, as in the correct sense of its word, then Aptaputras and here in satsang you will come to know. And Dada Bhagwan has explained wonderfully well this meditative aspect. So, Harish, and Jyotivel, Vasanbhai, I desire, a wish regarding meditation, some matter pustika should come. Yeah. There is there something, but it should come in a way, the way Dada Bhagwan has explained, every way. what is meditation that is going on in the world as well as what is meditation as meant by God. Hmm? Both ways. Hmm? જોવા આજે કરજો પ્રયત્ન કરજો આવશે અને હેલ્પ કરજો આપણે આવું આવું બહુ કામ કરશે તમે નાની નાની વસ્તુ છે ને જીવનમાં લાગુ પડતી પુષ્કળ કામ કરે એ જલ્દી બધાને આત્મય આવે ને એને બધાને કામ એનું એ કરી શકે દાદાજી એક હજુ થોડુંક બાકી રહ્યું કયું બોલો દાદાજી સંજ્ઞા જે છે ચાર સંજ્ઞા સંજ્ઞા એ કયો પાઠ છે આહાર નિંદ્રા મૈથુન અને ભય આ બેઝિક આ હ્યુમન રેન્ડરિંગ માટેની આ બેઝિક ચાર સંજ્ઞાઓ છે એને સંગીત ચેતનાઓ કહે છે સંજ્ઞાઓ નથી કહેતા સંજ્ઞા ઇઝ ડિફરન્ટ એન્ડ સંગીત ચેતના ઇઝ ડિફરન્ટ સંગીત ચેતના are inbuilt with the body from within and without and સંજ્ઞા is indicative outside to understand world and etc. etc. There is this. Sangnya is science. એ રીતે હોય છે પણ સંગી ચેતના ઇઝ ડિફરન્ટ એ ઇનબિલ્ડ છે બોડી જોડે આહાર એની from single sense to all without food કોઈ ઇવન કષાય ઓલ્સો રિક્વાયર ફૂડ કષાય મીન્સ આપણે ઇંગ્લિશમાં શું કહે ને હે? હા બહુ સરસ અમને ટ્રાન્સલેશન કર્યું છે વોટ એવર ક્રોધમાન માયા લોભ મદ મત્સર ને anger fatuation, deceit, maya, and all that greed. Hmm? These are also called sanya in the sense, but they are different in a way. But basically, with the body, I have Food is basically required by everything, all living entity. So we are talking about human beings. So that is basic. And wherever there is ahar, a body will have to have sleep. Nindra is an inbuilt function of the body. see, it comes naturally along with the birth. Hmm? By so naturally ahar and sleep and that fear complex. Always. It is inbuilt in the body. And it is not out of nothing. It is the result of the past. At some point, somewhere, somehow, that is there. And that rather having getting translated into this effect in the body it functions. Suppose somebody has a sanya in the past life of fear of water. Somehow it happens. So in this life, present life has an effect Wherever water he sees, he will be afraid. Uh, everybody, everybody will go inside. No, no, I don't like to touch. I don't like. No. Like that, so many things. You can apply everywhere, every, everywhere. Can they not overcome that? Huh? Can they not overcome that fear? no question of over. It is whatever is inbuilt, to that extent it will felt there. And today over is because of the present living. This result of the past and this present that that two <coughs> together creates havoc inside. that is the puzzle, word puzzle. We, nobody can understand, no? While talking, cause and effect may they try to understand those who are learned, educated like that and who are interested in these thinking aspects like that. Otherwise, for ordinary folk, we can explain them that how can a result be or a drama be without prior rehearsal? Hmm? In this cinema and everywhere, actors are there, there are very famous actresses, actors, but they do have these parts, everybody, even this life. But actually, as a human being, is the drama live drama, living drama, mind wise, speech wise, and behavior wise, because of the past rehearsals. Past rehearsals that were human like. The result is human being and the play on. And the present living being, whatever way a human lives, human being lives, that way further dramas get enacted. Hmm? And then they have got to get played out. Because erection is in very subtle form. Very subtle form. And for playing out, it has to be like that. It has to appear real, though not real like. Not though not real, but it has to be real like. Or we live like that only. And whatever mistakes are there, the conflicts happen. Naturally we see literary living. Because Brahma is not real. Mother-in-law's Brahma before the uh, mother-in-law and wife. The real is not real. One of them is real, then there will be peace in the house. <laughs> it is not real, therefore the conflict is there. and this is within, in all the relations it happens so. Father, son, whatever. I too. Hmm? શું તમે બીજું કોઈ પૂછતું તો કઈ બીજો સવાલ બાકી છે બપોરે લઈશું મારામાં મને પાન નંબર એકસો છોતેર one seventy six આ છે ના એ થઈ ગયું સરસ. આ લઈ લો હા રાજેશ રંગવી ધ્યાનમાં કહી દીધું છે બરોબર છે પ્રકૃતિ દેખાડે છે પ્રકૃતિ દેખાડે છે હિસાબી જગાવસ્થા ખુલ્લો કરે જગાવસ્થા ખુલ્લો કરે આપણો પ્રકૃતિ દે પરમાણુને પૂદગલોના ખાંચા જો તરે હવા પરમાણુને પૂદગલોના ખાંચા જો તરે હવા દ્વેષ જરતા સળગે હોળી રા આ જય સચિદાન ધર્મેશ તું તો હવે જીવતો ધર્મ છું હવે તને શું કહેવાનું ના ના બહુ છે તરસ સરસ છે તમે બંનેને મને બહુ આનંદ છે ધર્મેશ બહુ આનંદ છે કે તું આટલું સમજી ગયો બસ આટલું જ આપણું સમજવાનું એમાં કોઈનું પણ તમને કહું તમને કહું આમાં કોઈનું હપાડું નથી આપણે કોઈના પર ચડાવતા નથી હપાડું એવું સરસ જ્ઞાન છે આપણું તો સમજો કે નહીં બસ બસ ના બસ એ જ ના બરોબર છે બહુ મને બહુ આનંદ થયો અને હું ચાર દિવસ ચાર દિવસ શૈલેષભાઈ વકીલને ત્યાં છું ને બે દિવસ મારા સંજયભાઈ છે ને એને ત્યાં છું પીલા દેવ ફિલાડેલ્ફિયા એટલા આવી તમે બે જણા આવી જજો હા બધા હલો બસ જય સત્ય જય સત્ય આવજો सरवै काडी जो वा सरवै काडी जो जमाने उदा जमाने उदा जमा करता शिखी जो जमा સિંહી આવે જ્યારે કટુગા આવે જ્યારે કટુગા કકરતી દેખાડે છે કકરતી છે સમજ por निशानी जागृति निशानी जागृति बेफामी नाउदगार बेफामी नाउदगार प्रकृति दी বাসায় જગત આખું જમાડે છે જગત આખું જમાડે છે કશાયો ને સર્વા કશા પીધે ખાડે છે પ્રકૃતિ દેખાડે છે સ્થૂળ શરીર જીવે છે દ્વેષે સંસાર રાગ દ્વેષે સંસાર ક્રોધ થયા પછી બોલે ક્રોધ થયા પછી બોલે સારું કર્યું તેજ કાળ સારું कषायो रे मरी जाए कषायो रे मरी जाए खोरातीनो सूक्ष्म खोरातीनो सूक्ष्म प्रकृति दिखाड़े छे प्रकृति देखा વિજયબેન Saraswati what is the food of anger to protect our own anger is the food we give food to our own anger that is how they live do you understand this is very subtle way of understanding anger growth greed etc hmm? if somebody's greed we see and say Only uh, like that. But somehow mature also, if it is uh, too for nourishing that thing, you uh, further strengthen it is a food. You see? The way body is on food. So these, these are what uh, playing havoc in anybody. Chalo, bell like am કસાયોને મળી જાય કસાયોને મળી જાય ખોરાકીનો સુખા ખોરાકીનો સુખા પ્રકૃતિ દેખાડે છે પ્રકૃતિ દેખાડે અંકારે ભાવો ખાય ડકાળી આદત નો માર અંકારે ભાવો ખાય ડકાળી આદત નો માર છતી આંખે અંધા પોજો એમ ખાવું પડે અનાત્માને પોતાની ભૂલોનો માર ખાવો પડે અનાત્માને પોતાની ભૂલોનો માર ભોગવે છે તે suffers is at fault, he or she was. You see? So for the world, this is wonderful indication for everybody to visualize one's own weak points within. It gives a very good scope, understanding of this sentence. And even it will make one think make one think. Oh, what does it mean? Suffer is always what? You see? But in social language, in human language, the pickpocketer is at fault. But in God language, once whose pocket is picked is at fault. Because at the present who is suffering, that is more important. If pickpocket is a caught, then it's different thing. But is it not caught then? He is enjoying. But here is a worry. It's a very subtle thing, though in such gross words it is explained. But this applies to all our inner living or a human being. Hmm? Wonderful. Because human beings per se are accustomed to see faults, excluding them. <laughs> Always. It's not that knowingly they do this. Yeah, they are totally accustomed to this for uh, so many times, a long time. So to come out of it is not that easy. Gradually we have to come out. Hmm? So this sentence comes to great help for anybody who wants to understand. Now your thing. He is asking, word, every word requires our self correction process to re- revert back from the utterances. A human being, though he has got a tongue to speak, has to learn in the life as not let tongue speak on itself, on its own. One should not let the tongue speak on its own because whole human society is subject to make tongue move mutually. Is it not our experience? Yes. So, to the extent to which we let other agency to make the tongue move, we should not move ourselves, our tongue. What do you say? And all the trouble starts here. Do you understand? So Dada Bhagwan's wonderful aphorism is there that to speak is singular crime in the scheme of Mother Nature, not in human world. And not to speak is double crime. Now to understand this statement, this speech and speech functions carry a lot of importance, particularly in spiritual understanding and for spiritual progress. Spiritual progress हाँ उसको आध्यात्मिक बोलते हैं आप जानते हैं ना आध्यात्मिक word you understand Sanskrit word तो for that progress everybody who is in this and who is self-realized and who has got the divine vision with versus relative being. Everybody has to understand that. And in the human world also, this science is revealed in common parlance to the extent possible hmm, for people to grasp, ordinary people. It is possible for them to be beneficial for everybody in life. Hmm? To speak is singular crime. Crime is a crude word, uh, fault means. And not to speak is double fault. Hmm. Now how? Not to speak double fault, how do you say? Once one, on one side you say don't speak. And on other side you say not to speak it. <laughs> What is this? It's fallacy. <laughs> well, not to speak in matters that is there which requires to speak to protect our own good. And yet we don't speak. <laughs> So there will be number four. <laughs> Do you understand? So here, uh, focus is on us, each one's individual living, both ways. Because for spiritual and spiritual progress, one has to let our tongue well guarded hmm, by our vision. That, hey Vijay, Vijay, mind you, hmm, beware, beware. The situation is such your tongue will move. Try to see that tongue <laughs> does not move. <laughs> હા ચાલો સર હા અમે અમે રજા લઈએ સાહેબ હા ચાલો ચાલો હવે તમારે હજુ છે ટાઈમ હા તો ત્યાં બે વાગ્યા પછી જવાનું દમ દબાવ દાદા ભગવાન ના સિંધ જયકાર દાદા ભગવાન ના